એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા તક્ષ વાર્તા સાંભળે છે એની સાથે તેજુ સરસ અને એમની વાલી દીદી લકી પણ વાર્તા સાંભળે છે આવો આવો ભટુરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે પટ્ટુ પોપટ એક હતું વન ખૂબ મોટું જંગલ આ જંગલમાં એક તમારા જેવડો નાનકુડ પોપટનું બચ્ચું રહેતું હતું હો એની મા સાથે એ બચ્ચાનું નામ હતું પોપટ પટ્ટુ પોપટ પટ્ટુ તો એક દિવસ રડવા લાગ્યો અને રડતા રડતા કે હું મારી આ અટપટી ચાંચને ખૂબ નફરત કરું છું મને મારી આ ચાંચ બિલકુલ ગમતી નથી આ મેં તો રડવા લાગ્યો એટલે એની માં તો મૂંઝાણી બિચારી અરે તું તારી ચાંચને નફરત શા માટે કરે છે આટલી સુંદર ચાંચ તો છે માએ એને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો ભાઈ ના બાકી બધા પંખીઓની ચાંચ કેવી સરસ મજાની છે આમ જુઓ તો ખરા પેલો બિરજુ બાજ કાળું કાગડો અને પેલી કલકી કોયલ બધાની ચાંચ મારાથી સારી છે એક મારી ચાંચ જ આમ વાંકી છે પણ હું આવો કેમ છું હેમાં પટ્ટુ તો બિચારો ઉદાસ થઈને બેસી ગયો છોકરાઓ અને પછી તો તેજુ તક્ષ સરસ હા માં પણ થોડો સમય શાંતિથી એની પાસે બેસી ગઈ એને પણ લાગ્યું કે કદાચ પટ્ટુ સાચું કહી રહ્યો છે પણ એ તો વિચાર કરવા લાગી કે પટ્ટુને સમજાવવા કઈ રીતે ત્યારે જેને યાદ આવ્યું કે પટ્ટુને આ જંગલના જ્ઞાની કાકા પાસે મોકલવો જોઈએ જે આખા જંગલમાં સમજદાર પોપટ તરીકે જાણીતા હતા ભાઈ માએ તો તરત જ પટ્ટુને જ્ઞાની કાકા પાસે મોકલી મોકલી દીધો જ્ઞાની કાકા તો જંગલની વચ એક જૂના ઝાડ ઉપર રહેતા હતા પટ્ટુ કાકાની સામે જઈને બેસી ગયો અને કહ્યું કાકા ઓ કાકા જ્ઞાની કાકા મારી એક સમસ્યા છે શું છે તારી સમસ્યા મને જલ્દી કે જ્ઞાની કાકાએ કહ્યું પઠ્ઠુ કહેવા લાગ્યો અરે જ્ઞાની કાકા મને મારી ચાંચ નથી ગમતી કેટલી અટપટી છે આમ જુઓ તો ખરા કેવી વાંકી ચૂંકી મને જરાય નથી ગમતી બીજી બાજુ મારા ભાઈબંધો બિરજુ બાજ કાળું કાગડો અને કલકી કોયલ એ બધાની ચાંચ તો કેટલી સુંદર છે મને એમની ચાંચ બહુ ગમે છે કાકા કે હા હો એ તો છે પણ પટ્ટુ તું છોડ એ બધું તું મને એમ કહે કે તને ખાવામાં કરચલા અને કીડા મકોડા ગમે ખરા હે છી અરર આવી બકવાસ વસ્તુ મને ખાવી ન ગમે પટ્ટુએ તો મોં બગાડ્યું હો ભાઈ અરે છોડ તો તને માછલીઓ ભાવશે જ્ઞાની કાકાએ ફરીને કહ્યું અરે રે રે રે કાકા તમે કેવી વાત કરો છો હું પોપટ છું પોપટ હું આ બધી વસ્તુઓ ખાવા માટે નથી બન્યો પટ્ટુ તો નારાજ થઈને બોલો સાવ સાચી વાત જ્ઞાની કાકાએ કહ્યું તું આ બધી વસ્તુઓ ખાવા માટે નથી બન્યો આજ તો હું તને સમજાવવા માંગતો હતો કે ઈશ્વરે તને કંઈક અલગ રીતે બનાવ્યો છે બેટા જે તું પસંદ કરે છો એ તારા ભાઈબંધો પસંદ નથી કરતા જે તને ગમે છે તે તારા ભાઈબંધોને નથી ગમતું અને તારા ભાઈબંધોને ગમે છે એ તને નથી ગમતું વિચાર કર જો તારી ચાંચ જેવી છે એવી ન હોત તો તું તારું મનપસંદ અખરોટ ખાઈ શકત ખરો નહીં ને તું તારી આ મજાની તને મીઠી મીઠી કેરીઓ ભાવે છે એ કેરીઓ ખાઈ શકત મરચા ખાઈ શકત નહીં ને એટલે પોતાનું જીવન કેવું છે એ વિચારવામાં સમય ન બગાડવો જોઈએ બીજા પાસે શું છે એવું બધું ન વિચારવું તારી પાસે શું છે એ વિચાર બસ તું એ જાણ કે તું જે ચાંચ લઈને જન્મો છો એવી ચાંચ કોઈ પાસે નથી તો ભાઈ તારી પાસે જેવી મજાની ચાંચ છે એનો સરસ રીતે ઉપયોગ કર અને મજાના મીઠા મીઠા ફળો ખા પટ્ટુ તો કાકાની વાત સમજી ગયો હો ભાઈ એટલે તો ખુશી ખુશી થઈ ને એની મા પાસે ચાલો ગયો ઉડતો ઉડતો અને માને જઈને કહ્યું માં માં હવે મને મારી ચાંચ ખૂબ ગમે છે તો ભાઈ છોકરાઓ આવી હતી આ પટ્ટુ પોપટની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં પટ્ટુ પોપટ આવશે અને આપણે એની સાથે રમીશું આવજો